અનાજનું બધું સાથે લઈને આવ્યા છીએ જેટલો સ્ટોક આપણે જમા કર્યો હતો એક્યુમ્યુલેટ કર્યો હતો એવો સ્ટોક એ બધું ખાલી થવા માટે જન્મ થાય છે સ્ટોક એક્યુમ્યુલેટ કર્યો તો એ અત્યારના એજ્યુકેશનના અને સાયન્સના બધા કોઈ પણ પાવરફુલ માઇક્રોસ્કોપ કે કસ્તાથી એ દેખી ના શકાય એવો સ્ટોક સમજાય છે હે શટર એટલે સમજો છો સટલર એટલે સમજો છો બોલો ને એટલે સટલેસ એટલે એવો સ્ટોક એવો હોય એટલે સટલેસ સટલેસ એવો સ્ટોક બધો સ્ટોક એ આપણે બર્થ આપણો થાય છે ત્યારે ગ્રોસનેસમાં આવે છે કેવી ગ્રોસનેસ કે પ્રોપ ઇનસાઇડ સટલ હોય શું કહ્યું બોલો અને ઇનસાઇડ જે સટલ છે એના આધારે બહારનું બોડી હોય એ ગ્રોસ બોડી કહેવાય સમજાય છે કે નહીં અને એ ગ્રોસ બોડીમાં આપણી ફાઇવ સેન્સીસ જવાને વાત કરી ને તમને નહીં આ કાન એવું કરીશું નહીં કે ભૂલી ગયા બોલો ને એ બહારના બોડી ગ્રોસ છે એમાં પણ એ ચટલ કહેવાય પાછું અને એક્શન વાળું બોડી છે એ ગ્રોસ કહેવાય આ કહ્યું નહીં આપણે પણ એક્શનમાં થઈ જઈએ છીએ સમજાય છે હવે એક્શનવાળા થઈ જઈએ છીએ ને અમુક એક્શનવાળા થઈ ગયેલા બધાને દુનિયા બધું તમે સ્કૂલમાં જાઓ કોલેજમાં જાઓ બધે જાઓ એટલે જેમ નવું કંઈક જ્ઞાન મળે એમ ત્યાં કોલેજમાં ગયા તે કંપની તો બધી આમ થયા તેમ થયા કરે પહેલાના વખતમાં અમારા વખતમાં એવું હતું કે આ તો અત્યાર વખતે એવું હોય એવું કહેતો નથી કહેતો પણ કેવું ડિફરન્સ છે જીવનમાં બતાવું છું જે અંદર સમજાયું તમને બધું એના બાબતમાં તે વખતે કન્યા શાળાઓ હતી અને કુમાર શાળાઓ હતી શું કહ્યું કન્યા કુંવારીને કહેવાય કુંવારી સમજો છો વાંચે છે અને આજે ગામડામાં થાય છે અમારા વિઠ્ઠલભાઈ સાહેબે જ એમના ગામમાં કન્યાશાળા અને કુમારશાળા એટલે કે નાના ઉંમરના ને મધ્યમ બધા એવા એમના માટેની બે બધા સ્પેશિયલ એમને ડોનેશન આપીને કરાવતા છે ત્યાં સમજાય છે જગાજે એવું નથી અને ખાસ કરીને die. બધું કોકટેલ જેવું થઈ જાય એમાં જ્યાં સારો સ્વાદ આવે એવો કોકટેલ હોય તો સારી કંપની કહેવાય કોકટેલ તો જાત જાતનું થઈ જાય ગરબડ એટલે કંપની પર બહુ ધ્યાન આપે છે સમજાયું one is known by the company one kids બોલો also something is, is on, on inner, inner subtle body. Effect of flesh is, is on external gross body. એટલે કહ્યું સંગ તેવી અસર સંગ એટલે કંપની શું કહ્યું કંપની એટલે બાય બર્થ તો લઈને આવ્યા પોતાનું એમાં અસર મળી એટલે શિવરાત્રી ખબર છે બધાને નથી ખબર આપણા ઇન્ડિયામાં શિવ શિવ ભગવાન ખરા કે નહીં બોલતું નથી કોઈ એટલે એનો ઉત્સવ હોય છે જન્માષ્ટમી ખબર છે હે જન્માષ્ટમીનો પ્રસાદ જુદો હોય અને શિવરાત્રીનો પ્રસાદ જુદો એવું જાણો છો શિવરાત્રીનો પ્રસાદ જુઓ એવું જાણો છો આવી કંપની જો આપણને મજા પડે હોય ને તો શિવજીના પ્રસાદ જેવું થઈ જાય અને જરા બહુ સારો લાગે ટેસ્ટી ટેસ્ટી તો જરાક લે વધારે અને બધું કે ઓ આઈ સી ટુ મૂન્સ એટલે બહુ સારો સબ્જેક્ટ છે આ તમે લોકોએ આજે સાંભળ્યો એનું બધું એનું અન્ડરસ્ટેન્ડિંગ બરોબર સમજી લેજો સમજી લેજો બરોબર આખું આપણું ઇકોનોમી દરેકના ઇન્ડિવિજ્યુઅલ ઓટોમેટિકલી એવું ડેવલપ થઈ જાય છે જે કંપની અને કંપનીમાં આપણે રંગ થઈ ગયો તે સમજે ને કંપનીમાં રંગાઈને જવું છે કંપનીમાં કંપની બધી આપણું નહીં આપણું જે લઈને આવ્યા છે બોલ થયેલું એ ઘણું બધું છે તમે એડિશન ક્યાં કર્યા એટલે કંપની ખોટી નથી પરંતુ રિસ્પેક્ટફુલ રિસ્પેક્ટ રિસ્પેક્ટફુલ બોલો ડિસ્ટન્સથી કોમી ઘટે એટલે શું લેવાનું છે એટલે આપણે રિસ્પેક્ટફુલી तीस आने आई है तो आपको सेल्फ रिस्पेक्ट सच हो गया है प्रोडक्ट नहीं जा रहा है बोलो कंपनी से रिस्पेक्ट हो ये પોટ સમજવા જેવું છે life is wonderful and very good word pious છે તે ઇમેજિનરી વર્ડ નથી આપણા હૃદયમાં ભગવાન વસેલા છે આ દાદા ભગવાને આ બધું સમજાવ્યું છે દેહમાં ભગવાન વસે નથી એમાં એટલે બોડીમાં ભગવાન વસેલા છે બોડી આપણે બહુ સારી રીતે રાખવું જોઈએ એમાં અંદર જાય છે તે ભારતીય કંપનીમાં હોય છે તે બધી જ રીતે આ બધી આપણી સચલ ઇન્દ્રિયો જુએ છે તે બધું સાંભળે છે તે સમજાયું ને હા એમાં એક્શન મારી બોડીથી એક્શનમાં આપણે બહુ જ કેરફુલ રહેવું જોઈએ બધી જ રીતે સમજાય છે બધા આપણે બેસીએ પૂછીએ કામ કરવાનું કરીએ બધા પગ પડી જાય ભક્તિનો આજે બહુ સારો સત્સંગ થયો તમારો વેરી ગુડ સત્સંગ બધાને માટે યંગ છોકરાઓથી મારીને તમે બધા છો એ બધા માટે બહુ સમજવા જેવું છે અને દરેક ઘરમાં આ પેરેન્ટ્સે એવી રીતે રહ્યા હોય તે જ ઘરમાં એમના બચ્ચાઓ છોકરાઓ એમને કંઈક પાઠ મળે કે બહાર જાય તો બહાર સમજાયું છે બરાબર સમજાઈ ગયું ને હા સંઘ સંયોગ છે જો એ કંપનીને સંઘ એટલે સંઘ એટલે કંપની સંઘ ટુ બી ટુગેધર તો કંપની કહેવાય છે એટલે આપણું અન્ડરસ્ટેન્ડિંગ આવું બરાબર વ્યવસ્થિત થાય ને પ્રોપર પોતાના માટે સેલ્ફ માટે તો આપણે પ્રોપરલી બધી સ્થિતિ બધા એકબીજાને લઈ શકીએ મ્યુચ્યુઅલી સમજાયું કે નહીં હા હોય તો શું હોય એ તો ક્વેશ્ચન હોય તો પૂછજો પછી હરીશભાઈ કેમ છે પ્રોફેસર હરીશભાઈ સિનિયર પ્રોફેસર આપણા બધાના સિનિયર પ્રોફેસર અમને જુનિયર પ્રોફેસર નાની કંપની કરી આ બોલે છે કંપની આ કલ્યાણનું છે સમજો તું તો જાય છું સમજે બધા શીખવાડજે જરા જય સચિદાનંદ જીવું છું તે الغافرين Amen. Uh, nature, million Dhanane. Receive. वर्तमके जय सच्चिदानंद years old? Twenty years now? Ah, twenty-four. સંઘ એનો સારો એને કેટલી કેર લીધી છે એમને આ પેરેન્ટ્સે પેલા સંઘ કહેવાય પછી બહાર જાય અને તો થશે પણ સંઘ આટલો હોય તો ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ થઈ ગયા સમજાયું ને બહુ સમજો સંદેશ ગુજરાતીમાં વાત કરવાની ઘરમાં હા Önce secdede sarılıp He? Kudreti Mevla. Tamam mı? Ayağı ne yok? Come here. Come here. Thank you. 그걸 채면서 아, 진짜가 સમજાવમાં ગુણ પણ આવશે ત્યાં આગળ ડીવીડી છે એની ડીવીડી છે બે ડીવીડી છે તે બધા તમને બધાને ફેમિલી રીત એક લઈ લેજો ફેમિલી રીતના ઇન્ડિવિજ્યુઅલી ફેમિલી રીત એક લેજો આ આજે બધાને આપવામાં આવશે તમે જે એટેન્ડ કરી છે એમને અને સાથે સાથે તમે જે ગુજરાતી આજે બહુ અપ્તપુત્રો આપણા જે અપ્તપુત્રો દ્વારા એમના માટે ત્યાં ભારતથી એક આ બંધાવ્યો છે નવનીત પ્રકાશન છે એમાં ગુજરાત 他并不 બધી રીતે આ એકલે જ બધું છે એટલે એક ફેમિલીમાંથી સમજો બે છોકરાઓ હોય ભાઈ બે હોય ત્રણ હોય એક લેજો અને એક આવે એક લીધા જરૂર બધા બધા Asim, come here, Nitin, come here. નજીકને ટેસ્ટ લેવા દેવાનો ફરી ટેસ્ટ આપણે નહીં લેવાનો ચાલો સમજી ગયા